માથીની લખેલી સુવાર્તા દસમો અધ્યાય માથીની લખેલી સુવાર્તા એનો દસમો અધ્યાય પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના બાર શિષ્યોને પસંદ કરે છે તે વિશેની વાત પછી તેણે પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો તથા હરેક પ્રકારનો મંદવાળ તથા હરેક જાતનો રોગ ટાળવાનો અધિકાર તેઓને આપ્યો અને તે બાર પ્રેરિતના નામ આ છે પહેલો સિમોન જે પિત્તર કહેવાય છે તે ને તેનો ભાઈ આંદ્રિયા જબ્દીનો દીકરો યાકુબ તથા તેનો ભાઈ યોહાન ફિલિપ તથા બાર્થોલમી થોમા તથા માથી દાણી અલ્ફીનો દીકરો યાકુબ તથા થદ્દી સિમોન કનાની તથા યહુદા ઇસ્કારિયોત જે તેને પરસ્વાધીન કરનાર પણ હતો ઈસુએ તે બારેને મોકલીને એવી આજ્ઞા આપી કે તમે વિદેશીઓને માર્ગે ન જાઓ ને સમૃદ્ધના કોઈ નગરમાં ન પેસો પણ તેના કરતાં ઈસરાયલના ઘરના ખોવાયેલા ઘેટાની પાસે જાઓ અને તમે જતા જતા એમ પ્રસિદ્ધ કરો કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે માદાઓને સાજા કરો રક્તપીતિયાઓને શુદ્ધ કરો મૂવેલાઓને ઉઠાડો ભૂતોને કાળો તમે મફત પામ્યા મફત આપો સોનું કે રૂપું કે તાંબુ તમારા કમરબંધમાં ન રાખો મુસાફરીને માટે જોણું અથવા બે અંગરખા અથવા જોડા અથવા બૂટ અથવા લાકડી પણ ન લો કેમ કે મજૂર પોતાના પોષણને યોગ્ય છે અને જે જે નગરમાં કે ગામમાં તમે જાઓ તેમાં યોગ્ય કોણ છે તેની તપાસ કરો ને ત્યાંથી નીકળતા સુધી તેને ત્યાં રહો અને ઘરમાં જઈને તેઓને સલામ કહો અને જો તે ઘર યોગ્ય હોય તો તમારી કુશળતા તેના પર આવશે પણ જો તે યોગ્ય નહીં હોય તો તમારી કુશળતા તમારા પર પાછી આવશે અને જો કોઈ તમારો આવકાર નહીં કરે ને તમારી વાતો નહીં સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતા તમે તમારા પગ પરની ધૂળ ખંખેરી નાખો હું તમને ખચિત કહું છું કે ન્યાયકાળે સદોમ તથા ગમોરા દેશના હાલ તે નગરના કરતા સહેલ થશે જુઓ વરુઓમાં ઘેટાના જેવા હું તમને મોકલું છું માટે તમે સાપના જેવા હોશિયાર તથા કબૂતરના જેવા સાલસ થાઓ અને તમે માણસોથી સાવધાન રહો કેમ કે તેઓ તમને ન્યાય સભાઓને સોંપશે ને તેઓના સભાસ્થાનોમાં તમને કોરડા મારશે અને તેઓને તથા વિદેશીઓને માટે સાક્ષીને અર્થે મારે લીધે તમે હાકેમોની તથા રાજાઓની આગળ લઈ જવાશો પણ જ્યારે તેઓ તમને પકડાવે ત્યારે તમે ચિંતા ન કરો કે અમે શી રીતે અથવા શું બોલીએ કેમ કે શું બોલવું તે તે જ વખતે તમને અપાશે કેમ કે જે બોલે છે તે તો તમે નથી પણ તમારા પિતાનો જે આત્મા તે તમારામાં બોલે છે અને ભાઈ ભાઈને તથા પિતા દીકરાને માર નંખાવાને સોંપી દેશે ને છોકરા માતા પિતાની સામે ઉઠીને તેઓને મારી નંખાવશે અને મારા નામને માટે સૌ તમારો દ્વેષ કરશે તો પણ જે કોઈ અંત સુધી તકશે તે તારણ પામશે અને જ્યારે તેઓ એક નગરમાં તમારી પાછળ લાગે ત્યારે તમે બીજામાં નાસી જાઓ કેમ કે હું તમને ખચિત કહું છું કે માણસનો દીકરો આવે ત્યાં સુધી ઇસરાયેલના સઘળા નગરોમાં તમે ફરી વળશો નહીં ચેલો ગુરુ કરતા મોટો નથી ને દાસ પોતાના શેઠ કરતા મોટો નથી શિષ્ય પોતાના ગુરુ સરખો હોય ને દાસ પોતાના શેઠ સરખો હોય તો તે જ ઘણું છે જો ઘરના માલિકને તેઓએ બાલજબૂલ કહ્યો છે તો તેના ઘરના લોકોને કેટલું વિશેષ કરીને તેઓ એમ જ કહેશે એ માટે તેઓથી તમે બિહોમાં કેમ કે ઉઘાડું નહીં કરાશે એવું કંઈ ઢાંકેલું નથી ને પ્રગટ નહીં થશે એવું કંઈ ગુપ્ત નથી હું તમને અંધારામાં જે કહું છું તે તમે અજવાળામાં કહો ને તમે કાને જે સાંભળો છો તે ધાબાઓ પરથી પ્રગટ કરો અને શરીરને જેઓ મારી નાખે છે પણ આત્માને મારી નાખી શકતા નથી તેઓથી બીહોમાં પણ એના કરતાં આત્મા તથા શરીર એ બંનેનો નાશ નરકમાં જે કરી શકે છે તેઓથી બીહો પૈસાની બે ચલ્લી વેચાતી નથી શું તો પણ તમારા પિતાની ઈચ્છા વગર તેઓમાંની એકે જમીન પર પડનાર નથી અને તમારા માથાના નિમાળા પણ બધા ગણેલા છે એ માટે બીહોમાં ઘણી ચલ્લીઓ કરતાં તમે મૂલ્યવાન છો માટે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને હું પણ મારા આકાશમાંના પિતાની આગળ કબૂલ કરીશ પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર હું પણ મારા આકાશમાંના પિતાની આગળ કરીશ પૃથ્વી પર શાંતિ કરાવવાને હું આવ્યો છું એમ ન ધારો શાંતિ તો નહીં પણ તરવાર ચલાવવાને હું આવ્યો છું કેમ કે માણસને તેના પિતાને ઉલટો તથા દીકરીને તેની માને ઉલટી તથા વહુને તેની સાસુને ઉલટી કરવાને હું આવ્યો છું અને માણસના વેરી તેના ઘરમાંના જ થશે મારા કરતા જે પિતા અથવા મા પર વધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી અને દીકરા કે દીકરી પર જે મારા કરતા વધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી અને પોતાના વધસ્તંભ ઉંચકીને મારી પાછળ જે આવવાનો નથી તે મારે યોગ્ય નથી જે પોતાનો જીવ બચાવે છે તે તેને ખોશે ને મારે લીધે જે પોતાનો જીવ ખોવે છે તે તેને બચાવશે જે તમારો આવકાર કરે છે તે મારો પણ આવકાર કરે છે ને જે મારો આવકાર કરે છે તે મારા મોકલનારનો પણ આવકાર કરે છે પ્રબોધકને નામે પ્રબોધકનો આવકાર જે કરે છે તે પ્રબોધકનું ફળ પામશે અને ન્યાયને નામે ન્યાયનો આવકાર જે કરે છે તે ન્યાયનું ફળ પામશે અને હું તમને ખચિત કહું છું કે શિષ્યને નામે જે કોઈ આ નાનાઓમાંના એકને માત્ર ઠંડા પાણીનું પ્યાલું પીવાને આપે તે તેનું ફળ પામ્યા વિના રહેશે જ નહીં